એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના મોટા ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો નીતિ વાર્તા સાંભળવા આવી છે આવો આવો નીતિબેન તમે તો ખૂબ સુંદર છો ને ભાઈ સાંભળો ત્યારે આજે હું તમને બધાને વાસુદેવ સોઢાની વાર્તા કહેવાનો છું તેમણે મને કહી છે ને હું તમને કહું છું વાર્તાનું નામ છે પોલ પકડાઈ ગઈ તમને એક વાત કહું નીતિબેન પણ કાનમાં રાખજો જોજો વળી પાછા કોઈને કહેતા નહીં આ બધું જ ખાનગીમાં છે હો બાળ દોસ્તો આ વાત છે એક તમારા જેવા નાનકડા ટીનુની જો કે એનું નામ તો ઋષભ છે પણ બધા લાડકાઈમાં ટીનું ટીનું કહે આ ટીનું મારો ખાસ ભાઈબંધ તમે હસો ભાઈ આવડા મોટાનો આવડો ભાઈબંધ આવડો ખબર છે ટીનુની ઉંમર માત્ર ત્રણ જ વર્ષની પણ એ મારો ભાઈબંધ હો પણ એની કાલી ઘેલી બોલી એની ડગુ મગુ ચાલ મને ખૂબ જ પસંદ પડી એટલે મેં એને ભાઈબંધ બનાવી લીધો જો કે મારી સાથે ક્યારેક ખીજાય ત્યારે કિટ્ટા પણ કરી નાખે હો પણ એ બધું ઘડીક પૂરતું જ વળી પાછા અમે તો ભાઈબંધ અને હવે આવે છે ટીનું નિખાનગી વાત એને તમારી સામે ઉઘાડી ફાડી દઉં છું હો જોજો ક્યાંક તમને ટીનું ભેટી જાય તો એની આ પોલ કોણે ઉઘાડી પાડી તે કેશો નહીં હો નહીતર મારી સાથે કિટ્ટા કરી નાખશે ટીનું ટીનું રમતો હોય હરતો હોય ફરતો હોય બેઠો હોય ઊભો હોય ખાતો હોય કે પીતો હોય હસતો હોય કે કૂદતો હોય બસ આનંદ આનંદ ને આનંદમાં જ પણ ક્યારેક રમતા કે રખડતા દોડતા કે ચાલતા ટીનું ભાઈ ગભડી પડે અને ક્યારેક ઈ ઈ કરતો ભેંકડો તાણે ત્યારે એના મમ્મી કે પપ્પા હાજર હોય તો તરત દોડે ટીનું ટીનું બેટા ટીનું શું થયું કહેતા ટીનુંને ખોળામાં લે માથે ગાલે વાંસે હાથ ફેરવવા લાગે જેમ જેમ છાનો રાખો તેમ તેમ તેનું વાજુ વધુ ને વધુ વાગતું રહે એ માંડ છાનો રે નીતિબેન એવો આ ટીનું મારો ભાઈ બંધ પણ નવાઈની વાત તો એ કે તમે એની આંખમાં આંસુનું ટીપું એ ન જુઓ બોલો લો આવું તો ઘણી વખત થાય ને ટીનુભાઈ ને મમ્મી કે પપ્પા એ ન હોય તો દાદા તો હોય જ એ તો ટીનુભાઈને રોતા ભાળીને અડધા અડધા થઈ જાય હો પણ એક વાત મારા ધ્યાનમાં આવી ગઈ ટીનુભાઈ ભારે પાકા એ જ્યારે રમતા રમતા ગબડી ગયા હોય કે પછી કંઈક વાગ્યું હોય તો પ્રથમ આસપાસ જોઈ લે ક્યાંય દાદાજી છે ક્યાંય મમ્મી પપ્પા છે જો કોઈ ન હોય તો ન રડે ધૂળ કંકેરીને માંડે રમવા એવા ટીનુભાઈ હો એ વાત મારા ધ્યાનમાં આવી જો મમ્મી પપ્પા કે દાદાજી આસપાસ હોય તો સેજ પણ ક્યાંક હાથ ભટકાયો હોય તો જોર જોરથી રાડો પાડવા માંડે ઓ ઓ ઓ એટલે દાદા મમ્મી કે પપ્પા શું થયું બેટા શું વાગ્યું બેટા એમ કહીને એને ગોદીમાં લઈ લે પણ ટીનુભાઈની ચાલાકી મેં પકડી પાડી એ ગબડી પડે એને વાગે કે ન વાગે પણ જો કોઈ આસપાસ ન હોય તો રડે જ નહીં અને વાગ્યું ન હોવા છતાં જો મમ્મી પપ્પા કે દાદાજી નજીકમાં હોય તો તરત ઠૂઠવા મૂકે ભાઈને વાગવા ન વાગવા સાથે સંબંધ નથી પણ ખોટું ખોટું એ રોઈને દાદાના ખોળામાં પડવાનું બહાનું મળી જાય દાદાજી વાલથી માથે હાથ મફતમાં ફેરવી આપે મમ્મી પપ્પા કામમાં હોય તોય દોડી આવે આવું વહાલ મેળવવાનો આવો સરળ ઉપાય ટીનુભાઈએ શોધી કાઢેલો બોલો બોલો પકડાઈ ગઈ ને પોલ હવે સમજાયું દરેક ટીનુભાઈ જેવા બાળકો નાની નાની વાતો શા માટે રડે છે એ દુઃખથી નથી રડતા પણ એ બહાને વડીલોનો વાલ સોયો હાથ માથે ફેરવવાના લોભમાં રડે આ વાત કોઈને કહેતા નહીં હો નહીતર ટીનુભાઈનું નાનું લશ્કર મારા પર ચડાઈ કરશે પૈસા તો ભાઈ નીતિબેન આવા હતા આ ટીનુભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશો ભાઈ આવજો ત્યારે